એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો તળાજાથી હિતાંશુ વાર્તા સાંભળે છે અને મહુવામાં બેઠા બેઠા કીર્તન વાર્તા સાંભળે છે આવો આવો હિતાંશુ ભાઈ કીર્તન ભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે વાઘનો ઉપવાસ <laughs> ઉપવાસ કરે ને આ એક બહુ મોટું વન હતું વનમાં તો ઘણા બધા પશુ પંખી ને હિંસક પ્રાણીઓ રે પોપટ કાગડો ને કોયલ મોર હંસ ને ગરુડ ભેંસ ઊંટ શિયાળ ને વરુ અને વળી વિકરાળ ને ભયાનક વાઘ પણ વનમાં રહે હો ભાઈ વનના બધા પ્રાણીઓ આ વાઘથી બહુ ડરે કોઈ પ્રાણી કે પંખી વાઘની ગુફાની આસપાસ પણ ક્યારેય આવે નહીં પણ આ વાઘ તો ભાઈ એવો શિકારી એવો શિકારી કે એ તો રોજ એક પ્રાણીનો શિકાર કરે અને એમ એ પોતાનું પેટ ભરે ક્યારેક હરણનો શિકાર કરે તો વળી ક્યારેક વરુનો શિકાર કરે વનના બધા પ્રાણીઓ વાઘ વાઘભાઈથી ખૂબ ડરે હો આમ થોડાક દિવસ પસાર થયા થોડાક દિવસ પસાર થયા એટલે પછી તો થોડાક વર્ષો પસાર થયા થોડાક વર્ષો પસાર થયા એટલે વાઘ તો ઘરડો થયો એને હવે વનમાં આમ તેમ ઘૂમીને શિકાર કરવામાં ખૂબ જ મહેનત કરવી પડતી હતી હો એટલે વાઘને આવ્યો એક વિચાર અને વાઘે એક દિવસ ઉપવાસ કરવાનો ઢોંગ માંડ્યો બોલો ધીમે ધીમે વનમાં બધા પ્રાણીઓ સુધી એ વાત ફેલાઈ ગઈ કે વાઘ ભાઈ હવે પહેલા જેવા હિંસક પ્રાણી નથી રહ્યા એમણે તો હવે ઉપવાસ શરૂ કર્યા છે અને કોઈ પ્રાણીને ન ખાવાનો એમણે નિયમ રાખ્યો છે એમણે એવું વ્રત લીધું છે કે વાઘભાઈ હવેથી ઉપવાસ કરશે એટલે બધા પશુ પંખી તો આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થયા કે હાશ હવે વાઘ આપણો શિકાર કરશે નહીં વાઘ તો ભગવાનના ભગત બની ગયા છે એમ ઉપવાસ કરે છે અને અઠવાડિયામાં એક દિવસ તો એ કાંઈ ખાવા પીવાના નથી વાઘના ઉપવાસની આ વાત સાંભળીને વનના બધા પ્રાણીઓ આ ભગત બની ગયેલા વાઘના દર્શન કરવા માટે આવવા માંડ્યા હો ભાઈ આ કીર્તનભાઈ બોલો લો એક દિવસ સાંજે વાઘના દર્શન કરવા ઊંટ આવ્યું તો બીજા દિવસે આવ્યું શિયાળ અને ત્રીજા દિવસે તો વળી સસલા કાબર ને કબૂતર આવેલા દર્શન કરવા પણ વાઘ કોઈ નહીં કાંઈ નુકસાન ના પહોંચાડે હો કોઈનો શિકાર ના કરે આમ બધે વાયુ વેગે વાત ફેલાઈ ગઈ કે વાઘ હવે ઉપવાસ કરે છે વાઘ હવે ઉપવાસ કરે છે વાઘ હવે ઉપવાસ કરે છે કોઈનો શિકાર કરતો નથી કોઈનો શિકાર કરતો નથી કોઈનો શિકાર કરતો નથી માટે હવે કોઈએ પણ વાઘથી બિલકુલ ડરવાની જરૂર નથી ભાઈ હવે વનમાં બધી આવી વાતો થતી હતી ત્યારે એક દિવસની વાત છે હો ભાઈ વાઘ તો ઉપવાસ કરે છે કોઈને ખાતો નથી એવી વાત એક આખલાએ પણ સાંભળી હતી એટલે એ તો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના જંગલમાં બધે લીલું લીલું ઘાસ ચરતો ચરતો વાઘની ગુફા પાસે એક સાંજે આવી ચડ્યો વાઘે આખલાને જોયો આખલાએ વાઘને જોયો પણ આખલાને વાઘનો ડર ના લાગ્યો ને એ તો પોતાની ધૂનમાં ને ધૂનમાં ઘાસ ચરવા લાગ્યો પણ આવા જાડા પાડા તંદુરસ્ત આખલાને જોઈને વાઘને પોતાના જૂના દિવસો યાદ આવી ગયા હો ભાઈ ને એને તો મોઢામાં લાળો ટપકી આખલાને જોઈને આખલાને તો એમ કે વાઘ આપણને હવે કાંઈ મારશે નહીં એટલે એ તો બિંદાસ્ત બનીને ચરે રાખે વાઘ છાનો માનો ઊભો થયો ઉપવાસ રહ્યા ઉપવાસની જગ્યાએ અને પોતાની ગુફામાંથી છલાંગ મારીને વાઘ તો આખલાને મારીને ખાઈ ગયો ભાઈ પછી તો રોજ વાઘ આમ ઉપવાસ કરવાના ઢોંગ કરી કરીને વનના એક પછી એક પ્રાણીઓને મારવા લાગ્યો અને પોતાનું પેટ ભરવા લાગ્યો ભાઈ તો ભાઈ આવા હતા આ વાઘ ભાઈના ઉપવાસ વાઘ ક્યારેય ઉપવાસ કરે પણ આ બધા પ્રાણીઓએ વાઘના ઢોંગની વાત સાચી માની લીધી ભાઈ તો ભાઈ તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ કીર્તનભાઈ તાંગશુભાઈ તમે આ વાર્તા તમારા ભાઈબંધોને કહેજો આવજો